ઊંઘનું વિજ્ઞાન ઊંઘ ઊંઘ નિંદ્રાનું ઊંઘનું ઊંઘનું ઊંઘ જાગૃતિ ક્યાં રહે છે કેવી રીતે રહે છે ઉપયોગ કેવી રીતે રહે છે આવરાય છે તો કયું ની વાત છે દાદા અમારે તો કશું જ રહેતું નથી દાડે મારે પ્રાપ્ત થયું જાગૃતિ લક્ષ જેટલું આપેલું છે બીજું એડવાન્સ પોતે કર્યું હોય પ્રગતિ મારી શકે આપેલું હતું તે છે ને એ તો છે પણ એના શુદ્ધાત્મા જોવાનું પોતે શુદ્ધાત્મા પછી ના રે એ જાગ્યો કે પછી ના રે કાચી કાચી ઊંઘાય ના રે એવું એ નથી રહેતું એવું એ બનેલું ભલે ઊંઘ આવી જાય આમ પેલું મગજ એ થઈ જાય આંખો બળવા માંડે અને પાછી ઊંઘ આવે પણ એ ઊંઘ્યો કે ગયું બધું અને જાગ્રત થયો કે બધું ઓલરાઈટ એકદમ સ્વપ્ન છે સ્વપ્ન દશા છે સ્વપ્ન અવસ્થા છે એ શું છે કામ છે આ સ્વપ્ન ત્રણ દેહ નો સ્વપ્ન પેલો બે એમાં સ્વપ્ન જાગૃતિ જે એ ઊંઘમાં ના રહે એ ઇન્દ્રિય સ્વપ્નાની જાગૃતિ ઇન્દ્રિય જાગૃતિ છે કઈ ઇન્દ્રિય સપનામાં મન નું કામ વધારે કે મન બુદ્ધિ બધું બધું અંતસ્કરણ આપે ઇન્દ્રિય જાગૃતિ એમાં એક્ઝેક્ટ આપણે જાતો એ રીતે પ્રતિક્રમણ થાય આપણે જોઈ શકીએ કે બધું થાય જાગતા થાય છે આ સમય છે આ ત્રણ દેહ નીકળી ગયા એમાં સ્થુલ દેહ નથી આંટી સ્થુલ દેહ કયા વિડીયો ચાલુ રહેશે તે વખતે સુન્યાતાની સ્થિતિ સ્વપ્નમાં ઉત્પન્ન થાય છે એટલે જ્ઞેયો બંધ થાય છે તેથી જ્ઞાતાનું બંધ થઈ જાય છે જ્ઞાતાનું બંધ થાય આવરણ બધું આવી ગયું અંધારું ગોસી બારણો રાખી ગયો સ્વપ્ન અવસ્થામાં અમુક બાયણા ખુલી જાય છે એટલે સ્વપ્ન બે બે નું કર્મ છે ઉદય કર્મ કર્મ નો ઊંઘે કર્મ બધું કર્મ ને ને રહે છે માટે થોડું થોડુંક આવરણ કસેલું માટે જ્ઞાતા રહી શકે ના એ તો આ દિવસ ના જેવું ત્યાં કેટલા દેહ જેવો લાભ મળે એવો સર ઊંઘમાં કેટલા દેહ એવો છે ઊંઘમાં આખું બે બે નું સપનું કહી દાદા તો ઊંઘમાં આખું બધું બંધ હોય છે તો પણ અને ઊંઘ ત્રણે ત્રણે બે એક્શન હું કર્મ ફળ છે કર્મ ફળ કયા કર્મ નું ફળ બે બંધ પ્રાણ કર્મ જ્ઞાન કર્મ ફળ ઊંઘ તો આપ તો કહો ને કે બધાને હોય જ્ઞાનીઓ કેવી હોય છે ને કે અજ્ઞાન દશા ની ઉમર ના કહેવાય બધું ઝાડ પડવું જ કહેવાય અજ્ઞાન દશા ફળ આવ્યું છે પ્રજ્ઞાન દર્શન પથ્થર જેવો થઈ કેટલાક અને જ્ઞાન દર્શન ઊંઘ આવ્યું હોય કે શરીર ઊંઘે અને અંદર જાગે બે સાથે ચાલશે શરીરે થોડું કલાક જોવું કયો જ્ઞેવ જુએ શરીર ઊંઘે ત્યારે પોતે જાગે કહો છો તે વખતે પોતે કયા જ્ઞેવ જુએ જાગૃત થયો પડી હોય તો કઈ દેખાતા નહીં દેખાય માથે મશીન પડી ગયો દાડે દેખાય એ તો મન મન અંતસ્કરણ ના જુએ અંદર ના જુએ અંદર બહાર બધું દેખાય ચિત્ત જુએ તો બહાર બધું Bu göğün an bugün bir કશું કશું હાથમાં આવ્યું નથી આ ખાલી પેલું ઠંડક રહે છે લક્ષણું એટલું જ છે કોઈ એક્સેપ્ટ ના કરે ના કહીએ તો જેના આત્મચંદ્ર બંધ થયું તેને શું આત્મા કે આમ અહંકાર ઉભો થાય ભાવ કોઈના માટે મન બગડે એ તો એ લોકો હા તો પછી એક્સેપ્ટ તો કરે થાય જ ને દાદા એટલે તો ટકી રેવાય છે દાદા રસ્તા છે માટે ના એ રસ્તા તો તારે બધું ઉડી જાય ઝપાટામાં અમદાવાદ બધું પાણી દીધું બધું પાણી ઉપયોગ લેવામાં આવે આખો વખત પેલું પ્રેક્ટિસમાં જ કે આ ઉપયોગ શું વસ્તુ છે અને કરેક્ટ છે કે નહીં એની માટે આખું પૃથ્થકરણ ચાલતું હોય છે ઉપયોગ નું પૃથકકરણ જ ચાલતું હોય છે હમણાં તો એટલે કેવા માંગે છે એ ખરેખર કેવું હોય કેવી રીતે પોતાને રહેવું જોઈએ એ અત્યારે રહ્યું કે નહીં એ રહ્યું તો કરેક્ટ છે કે નહીં એ આખું એની ભાષા મંથન ચાલતું હોય છે બધાને બહુ ભાવથી આવ્યું ભાઈ એમાં ઉપયોગ હોય ના હોય બધા બહુ ભાવ જમણ આવી પડે ઉપયોગ હોય ના હોય ઉપયોગ તો એટલે પછી ભાવતામાં જ પોતે તમને તન્માકાર થાય ને પૈસા ગણવાનું ઉપયોગ ના કરો બરોબર એ ઉપયોગ કહેવાય પછી જાગૃતિ થઈ એવું કેવું બધું વિખરાઈ ના જાય એ તો બહાર નો ઉપયોગ કરે આપે તો પેલો છેલ્લી દશા નો જ્ઞાની નો ઉપયોગ તો કઈ જુદું જ કરેલું ને આપે બહાર ઉપયોગ રહે બહુ થઈ ગયો ઉપયોગ આવે બહાર નો ઉપયોગ રહે કશું ઉપયોગ આવે દાદા એ બહાર નો ઉપયોગ એ કેવા પ્રકારે એટલે દાખલા તરીકે કરવાથી બધી પ્રક્રિયા શરૂ થાય દેહની દેહની ક્રિયાઓ થાય વાણીની ક્રિયાઓ થાય મનની પણ મન પણ વિચારોની પ્રક્રિયા ચાલતી હોય તો એ વખતે પોતાનો એને એનાથી જુદાપણા રહીને જોવા જાણવાની ક્રિયા અને પોતે આ સ્વરૂપ છે એવી જાગૃતિ ને એકાગ્ર કરવું ત્યાં ઉપયોગ આવે છે તો ઉપયોગમાં જે કહે કે ક્રિયાકારી પણ ના થાય પેલો વ્યવહારમાં નહોતું તો એટલે નહોતું આવ્યું તો ગણી નાખે બનાવતો હોય કોક તો આપા મારું કરતા ના ધ્યાન બરોબર રાખ્યો બગાડી નાખી કે એ ઉપયોગ તો એ રસોઈમાં આખો ઉપયોગ મૂકવો પડે ને રસોઈ બનાવતી વખતે તો આપણો આ શુદ્ધ ઉપયોગ અને પેલો રસોઈમાં ઉપયોગ ગયો તો એમાં રસોઈમાં ઉપયોગ એ વપરાયો કેવાય ને એ વપરાયો કેવાય ને ઉપયોગ એટલે એ જ કે વપરાવો જોઈએ કે ના જોઈએ ખરેખર જો રસોઈ ત્યાર વગર બને જ નહીં ઉપયોગ મૂક્યા વગર એવી રીતે જ તો પછી ત્યાં ઉપયોગ આમ એ કેવી રીતે રાખવો ત્યાં ઉપયોગ જાગ્રત એ કેવી રીતે રહેવું આપણો ઉપયોગ રાખવો એટલે તેના અર્થ આપણે ડિરેક્ટ નહીં તો તો ઉપયોગ એટલે શું કે કોણ રસોઈ કરે છે છે તેનું જાણવું જોઈએ રસોઈ કરનાર પોતે નથી રસોઈ કરનાર કોણ છે તે જાણવું જોઈએ પોતે કોણ છે એ જાણવું જોઈએ અને રસોઈ કરનાર શું ધ્યાન રાખે છે એ જોવું જોઈએ એ બધું જ ટાટા ટાઈમ થાય એમનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ એટલે રસોઈની ક્રિયા કે રસોઈનું આખો જે વ્યવહાર એ નડતો નથી પણ આ જાગૃતિ ના રહેવી એ નડે છે પેલું તો ભેગું થવું એ વ્યવસ્થિત ને તાબે થયું ને આપડે આરતી આરતી કરીએ છીએ દાદા આરતી કરીએ છીએ તે વખતે છે તો આરતી બોલ આંખો તો બંધ હોય છતાંય કે તો આરતી ચાલતી હોય તો આપની જ આરતી ઉતરે ઉતરે તેવું બંધ રાખે જો દેખાય અથવા સિમંદર સ્વામી નું દેખાય અથવા તો પછી કાં તો પછી પેલું આપે કહ્યું એક એક અક્ષર અક્ષર વંચાય તો એ કેવો ઉપયોગ કેવો તો આરતી કરવા જાય ને બાકી દેખાય બધું દિવસ ઉપયોગમાં આ કયું તે કરતા જુદો જ્ઞાતા જુદો કરતા સ્વભાવમાં છે કે નહીં તે કરતા અજાગૃતિમાં છે તે બધું જોવું છે એનો ઉપયોગ રાખે ને એની પર આત્મા પોતાનો ઉપયોગ બે ભેગા સાથે ઉપયોગ મળે કેવાય હવે દીપક નો જે ઉપયોગ છે એ પૈસા ગણવામાં તો કે એવી એવી જે એવી બાબતમાં ખર્ચાઈ ના જવો જોઈએ એ પણ જાગૃતિ વસ્તુ થઈ ને એટલે આ મશીનરીમાં ઉપયોગ મૂકવો પડે છે કે પૈસા ગણવામાં ઉપયોગ મૂકવો પડે કે આ રસોઈ બનાવવામાં તો એ બધા ઉપયોગનું એટલે આમ મેં કેવું રહેવું જોઈએ કે આ પૂરું થાય તો સારું આ ન હોવું ઘટે એવું ના ઉપયોગ કશું અડતું જ નથી ઉપયોગ કરવા તો કશું નડતું જ નથી આમ ના હોવું જોઈએ એ ના હોવું જોઈએ તો જ્ઞાન છે

દીપક દીપક કર્યા કરે દીપકનું મન મનનું કામ કર્યા કરે પોતાના ધર્મ બધા બજાવે એમને હું કયો રહે છે ને કેટલા વર્ષમાં થયેલો છે સ્કૂલમાં બેઠો કેટલા વર્ષ થાય સ્કૂલમાં સાડા ચાર વર્ષ દસ વર્ષ થયા સાડા ચાર અરે તો બસ સાડા ચાર ટીમ છે ને

કસાયો નહીં દાદા નહીં આમાં કે નહીં આમાં એવું છે જીવિત રાખતામાં કે નથી રાગદ્વેષમાં અધર એનું નહીં આ તો આપણે પોતાનું જ્ઞાનને ગ્રહણ કરતા હોય પકડી રાખતા હોય તો પછી દરેક દિવસે દૂર રહે પરિગ્રહ જો જ્ઞાનને ગ્રહણ કરતા હોય પકડી દેતા હોય પરિગ્રહથી દૂર રહેવું જ્ઞાનને અસર ના કરતા કશું પરિગ્રહ એ પરિગ્રહ આ પરિગ્રહ છે આમાં તો જ્ઞાન જો પરિગ્રહમાં જતો હોય તો એ તો બહુ ખોટું ગયા જ્ઞાન પરિગ્રહમાં મૂર્છા કાયદો ગમે તેને પરિગ્રહ તો પકડી જ લેવાનું ને મૂર્છા ભાવ સવારમાં પોતાનામાં એ જો એ રોગ હશે દાદા મશીનો પર મૂર્છા છે તો કબજિયાત ના ના એની આ તો એક એને મશીનરી મશીનરીની પર્ટિક્યુલર એનું વ્યક્તિગત થયું પણ આ બીજા કોઈની માત છે તો પછી પરિગ્રહ હરકત કરતા જો મૂર્છા ના આવે તો પછી હરકત કરે નહીં ને દાદા પરિગ્રહ જ્ઞાન ને છે ખેંચી લે એ પરિગ્રહ જ્ઞાન ને એમ જેમ તેમ રવા દે પરિગ્રહ બાંધે નહીં પણ આ મશીનરીની વાત લઈએ તો મશીનરી વખતે તો એ જ્ઞાનનો ખ્યાલ રહેવો એટલે જ્ઞાનની જે જાગૃતિ મશીનરી ના હોય ત્યારે જ જે રહે તેવું તો પેલામાં સાવ ઉતરી જ જાય તેવું તો ના જ રે રહે જ મશીનરી મશીનરી કેવી ચીજ છે કે સાવાનું રીતે કરી શકે પણ આ સાહજિક રીતે ના થાય સાહજિક કર્યા વગર જે નાખે ના કર્યો શું ના કર્યા બધું શું મિકેનિકલ જ થાય પ્યોર મિકેનિકલ થઈ જાય થઈ શકે બે સરસ પેલામાં તો એકાગ્રતા કેટલા બધા ઊંડા વિચાર કરવા પડે આ રસોઈ બનાવી વિચાર વગર થઈ શકે લઈ શકે જાણી એટલા પ્રમાણ નીકળે ચોખા એટલા પ્રમાણ નીકળે મીઠી પ્રમાણ પદ્ધતસર જાણી લીધું રસોઈ કરવાની મશીનરી માટે એવું નહીં એક વખત આખો એનો સ્ટડી થઈ જાય પછી વિચારે ના કરવો પડે એકદમ એની મેળે સૂઝ જ કામ કર્યા કરે એની મેળે એની મેળે આખી એટલે એને વિચાર ના કરવો પડે કે આ આ જોઈએ આ જોઈએ એની મેળે બધું લક્ષમાં આવી જાય ને પણ છતાં પેલો ભજના તો પેલી જ થઈ ને આખી મશીનરી એવી ભારે છે ભારે કામ કહેવાય નિકાચિત કામ કહેવાય નિકાચિત કામ કહેવાય हम તો કે કલાક બે કલાક પડે રીએડજસ્ટ કરવી પડે બધું કરવું પડે બધા માણસો કરે પણ મારે કેવું પડે બધું હા તો કામ માણસો કરે પણ કેવું પડે વિચારવું પડે ને અંદર શું છે સારી ગ્રેડમાં ના ચાલે ડિઝાઇન ડિઝાઇનિંગ એન્જિનિયર ડિઝાઇન કરનારા ચારી આલી પડે તે મશીનરી છે જયારે ખોટ ખાવી હોય તેનો વાંધો શું આ તો જેને ખોટ ખાવી ના હોય વેપાર કેવી રીતે ખોટ ખાધા હોય હોય તેના માટે વાત કોઈનો વધો નથી એને શું આમાં તો દાદા હવે એ સહેજે ખોટ ખાવા જેવું નથી એ બી ચાલતું મશીનરી હમી કરીશું તો બહુ થઈ હવે એમાંથી કઈ દે નીકળી જવું એ જ આખું પૂછી તો નહીં લોકોને ડિઝાઇનિંગ છે મને એમને શું થઈ જાય ખૂબ વગડી બહુ જોખમદારી કેમિકલ શું કેવું દાદા હોય કેવાય કોણ છે ધંધો માત્ર તો એવું થઈ ગયો એમને કઈ ખોટની પડેલ નથી ને કે આ રાખવું છે ખોટ પડી જશે તો ભલે આ તો જયારે ખોટની પડેલી તારે ખોટની રાખેલી વાંચ્યો નહીં તારે ના રાખેલી એને ખોટની પડેલી અમને પડી ના હોય દાદા દાદા અમારે તો ના ના દાદા ક્યાં વેપાર છે મોટો મળે છે આપણે સિદ્ધાર્થ માને આપવા તો આજ્ઞા ના વેપાર માંડો છે ને મોટો દાદા ઉપયોગ મારે દીપક એના ઉપયોગ મારે અને મન મનના ધર્મમાં રહે તો આમાં આમાં વસ્તુ સ્થિતિમાં અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ માટે આપ કહો છો આત્મા વિભાગ કયો આ દીપક વિભાગ કયો દીપક નો ઉપયોગ એ વિભાગ કયો મન કયો મંદ ધર્મ કયો તો આમાં ત્રણેયની લિંક આખી શું છે આત્મા આ દીપક સહજ ભાવમાં હોય તો આત્મા સહજ ભાવમાં રહે બસ પણ એ દીપક એક કઈ વસ્તુને આપ કહો છો એ દીપક એ કઈ વસ્તુ ને કહો છો રિલેટિવ તો એ રિલેટિવ એ જ બાય રિયલ વ્યૂ પોઈન્ટ એ જ એ જે રિલેટિવ છે એ જ રિયલમાં તે દરસલ સ્વરૂપે છે જે રિલેટિવ છે તો સુધાર્થમાં થઈ ગયો હા એ પોતે અને દીપક વચ્ચે શું ફેર છે ત્યાં દીપક તો એનો રિલેટિવ સ્વરૂપ છે એ પોતાનું રિલેટિવ હા તે આમાં એક વસ્તુ મને એવું સમજાય કે પેલી જે વચ્ચે આખી જ્ઞાન શક્તિ છે આખી આત્માની જ્ઞાન શક્તિ એની જે અવસ્થા બદલાય તેમ મન ઉત્પન્ન થાય છે પાણી છે વર્તન છે એ જ જો એમાં જો એટલે દર્શનમાં ભૂલ થાય તો એ ઉપયોગ ચુકાય બધું ત્યાં જ આખું રહેલું છે એવું ખરું મન તો એને મન તો છે એને રૂપકમાં આવે છે જે ફિલ્મ હિટેલી છે એ ફિલ્મ દેખાય છે નવું કશું કરવાનું રહેશે ને મનમાં પણ જયારે મનનો મનની એ હોય શ્રેણી ચાલુ હોય તરત જો એ ભૂલ જો વચ્ચે આપણે પોતે જે દોષ મય કંઈક રોંગ બિલીફ જેવું કંઈક પણ આમ આંટી પડી હોય એ જે છૂટી જાય તો પેલું મને વિલય પામી જાય છે મનનું ઉપદ્રવ કશું રહેતો નથી તે વખતે તે વખતે મને બધું બંધ થઈ જાય મન તો ચાલુ મન તો જમ્યા જ કરે એમ ચાલુ જ રહ્યા કરે જેને આ વાણી બોલવી હોય વાણી બોલવી હોય મન જેમ કુદરતી રીતે જમ્યા કરે છે તો વાણી બોલવી હોય ત્યારે પણ પેલો કુદરતી રીતે જમ્યા કરે વાણી પણ અને કોઈ પણ પ્રકારનું વર્તન વર્તન કુદરતી રીતે જમ્યા એમાં સહેજ પણ ઉપયોગ હલા મૂકવો પડતો નથી કે કશું તો પણ ઉપયોગ એમાં વપરાઈ જાય એવું એ નહીં ઉપયોગ એમાં દેવાઈ જાય તેથી પેલું શરૂ થાય છે એવું પણ નથી ના ઉપયોગ ના મુકાય એટલે સહજ કહેવાય સહજ સ્વરૂપ દેહનું એ એ દેહનું સહજ સ્વરૂપ કહેવાય હવે આમાં કહ્યું કે દીપક નો ઉપયોગ ના જાય તો એટલે એ દીપક નું <coughs> એ પણ અત્યારે ડખોડખલ કરી નાખે એવું ખરું દીપક તો કે એનો ઉપયોગ એ એનો ઉપયોગ એ વસ્તુ એ મન વચન કાયા શું કેવા માંગે છે બોલતા ને તને તો બોલે શું કહેવા માંગે ખર્ચાતો હોય નીકળવાનું પણ અમારા બધા એટલે પેલાનો ઉપયોગ પોતાનો ઉપયોગ જો વિપતના ઉપયોગનો ભળી જાય તો છતાં મનમાં સંતાની ક્રિયા ઊભી રહે છે અને પોતાનો ઉપયોગ ખસી જાય એમાં તો દાદા ફૂલ પાડી આપો કે પોતે તો ના મળે પછી કોઈનો ઉપયોગ કે ના મનોચન કે ના પેલું